શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાલ સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું પ્રવચન તારીખ ત્રણ બાર ઓગણીસો ત્ર્યાસી શુક્રવાર પરિણામ અંત્ય પ્રકરણનું પાંત્રીસમું અધ્યયન ચાલુ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસી ના ચૈત્ર સુધી નવમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી ગોપીનાથજી ના મંદિર ને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ ને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે હે તે કેમ જણાય જે એને એવો આશ્રય છે અને તેના મનનો અભિપ્રાય તથા દેહ નો આચાર તે કેવો હોય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલા છે જે ભક્ત ને એક ભગવાન ને વિશે બોધક હોય ને ભગવાન થી બીજું કોઈ પદાર્થ અધિક ના જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વે ને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ના ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મૂંઝાય નહીં અને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં અને ગમે તેવો આપદકાર પડે તો પણ ભગવાન નો આશ્રય ના ટળે મહારાજ બોલે પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાન અને સાધુ નો અવગુણ ન લે એ સારો અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાન નો અને સાધુ નો અવગુણ લે એનો વિશ્વાસ નહીં ને એવો જે હોય તેના આશ્રય નો પણ થા નહીં પછી ત્યારે વળી સુકમણી પૂછ્યું છે જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ એ કોઈ દિવસ મરોડી ના હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિ ને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ના હોય તેનો વિશ્વાસ કેમ આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો પોતાના મનના જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ને બળવાન પણ કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે પણ બીજી રીતે ન પડે અને જયારે અને જયારે એ વિચારે ત્યારે એમ વિચારે છે આ પદાર્થ નો મારે બળવાન ઘાટ છે તેમાં હું પ્રવર્તું છું ને તેમાંથી જયારે મને સાધુ મરોડ ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય એમ એને પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિ ને ભગવાન સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો તો એ પાર પડી જાય અને જો મરોડે તો તો એનો થા રહે નહીં અંતે અતિ મુંજાય ને વિમુખ થઈ જાય અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે સાધુના દ્રોહ નું શાસ્ત્ર માં સર્વ કરતા અધિક પાપ કહ્યું છે તેનું શું કારણ છે તો એ સાધુના હૃદય ને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે માટે સાધુ નો દ્રોહ કરે ત્યારે ભગવાન નો દ્રોહ થાય છે કેમ જે સાધુ નો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે ત્યારે એ ભગવાન ના દ્રોહ નું અધિક પાપ છે માટે સંતના દ્રોહ નું સર્વ કરતા અધિક પાપ કયું છે અને કંસ શિશુપાલ ભૂતના એ અધિક જે દૈત્ય તેમણે ભગવાન નો દ્રોહ કર્યો અને તેનું પણ ભક્ત ની પેટે ભગવાને કલ્યાણ કર્યું તેનો શું અભિપ્રાય છે જે દૈત્ય વેરબુદ્ધિ તેનો શો અભિપ્રાય છે જે એ દૈત્ય વેરબુદ્ધિ કરીને પણ ભગવાન નું ચિંતન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું છે વેર બુદ્ધિ કરીને પણ એ દૈત્ય મારું ચિંતન કરવું અને મારા સંબંધ ને માટે મારે એનું કલ્યાણ કરવું એવી રીતે એને વિશે ભગવાન ની દયા નું અધિક પણ જાણવું અને વળી એમ જાણવું છે એ વેર બુદ્ધિ કરીને આશરા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું તો તે ભક્ત ભક્તિ તો જે ભક્ત ભક્તિ કરીને એનો આશ્રય લેશે ને ભગવાન ને ભક્તિ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે કરશે એવી રીતે ભગવાન નું ભગવાન ની દયા નું અધિક પણ જણાવીને મનુષ્ય ને ભગવાન ની ભક્તિ માં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્ર ના કરનારા નો છે પણ એમ નથી જે દૈત્ય ની પેટે ભગવાન નું અણગમતું કરવું માટે ભગવાન ની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાન નો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જાણવા અને એ પશુ તો દૈત્ય નો છે અને જેમ ભગવાન નું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાન ને ભગવાન ના ભક્ત ને રાજી કરવા એવો ભગવાન ના ભક્ત નો પક્ષ છે પછી સુકમુનિ શ્રીજી મહારાજ ને પૂછ્યું છે હે મહારાજ સાધુ ના હૃદય માં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહ થી ભગવાન નો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાન ની સેવા થાય તે સાધુ ના લક્ષણ શા છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે પ્રથમ તો મોટું લક્ષણ એ છે ભગવાન ને ક્યારે પણ નિરાકાર ન સમજે અને સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે એટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથ નું શ્રવણ થાય ને તેમાં નિરાકાર પણ જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્ર નો અર્થ સમજાતો નથી અને કાં તો એમાં કેમ કહ્યું હશે પણ ભગવાન તો સદા સાકાર જ છે અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર ન હોય તો તેને વિશે આકાશ નું તે કરતા પણ ન કહેવાય તથા એક દેશ ને વિશે રહેવા પણ ન કહેવાય માટે ભગવાન તો સદા સાકાર જ છે અને અનેક બ્રહ્માંડ ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના કરતા છે ને સદા પોતાના અક્ષરધામ ને વિશે વિરાજમાન છે ને રાજા ધીરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય સદા એમ જ સમજે એક તો એ લક્ષણ હોય તથા એ ભગવાન ની જે એકાંતિકી ભક્તિ એકાંતિકી ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાન નું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તો તેને દેખીને મનમાં બહુ રાજી થાય તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવત ભક્તના સંઘનો ત્યાગ ન કરે અને તે પોતાના સ્વભાવને સાધુ ખોડે તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાયને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય તથા સારું વસ્ત્ર સારું ભોજન સારું જળ તથા જે જે કઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે છે આ પદાર્થ હું ભગવાન ના ભક્ત ને આપું તો ઠીક અને તે પદાર્થ તેને આપે અને રાજી થાય એવો હોય તથા ભગવાન ના તથા ભક્ત ના સમૂહ માં રહેતો હોય અને તેની કોર નું એમ ના થાય જે આ તો કેટલા દિવસ કેટલા વર્ષ ભેળો રહ્યો પણ એના અંતર નો કઈ તાગ આવ્યો નહીં ને આજે કોણ જાણે કેવો હશે એનું તો કઈ કળાતું નથી એવો ના હોય ને જેવો એ માની બહાર હોય તે સર્વે જાણે તેને સર્વે જાણે છે આ તે આવો છે એવો જે સરળ સ્વભાવ વાળો હોય અને શાંત સ્વભાવ વાળો હોય તો પણ કુસંગીની સોબત ના બને અને તે થાય તો તપી જાય એવી રીતે વિમુખ ના સંઘ ની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય આ છ લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું અને એવા સાધુ નો દ્રોહ કરે તો ભગવાન નો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુ ની સેવા કરે તો ભગવાન ની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે ઇતિ વચનામૃતમ એવી રીતે અંત્ય પ્રકરણ નો પાંત્રીસમો વચનામૃતમ હવે વિચાર કરીને એક એક વાક્ય સમજાવતા શું સમજવા ભગવાન નો અને ભગવાન ના ભક્ત નો દ્રઢ આશ્રય હોય જે આશ્રયમાં ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહ ને સુખ દુઃખ માન અપમાન દેશકાળ નું વિષમપણ ઇત્યાદિ ઇત્યાદિ કે કરીને જાય નહીં તે કેમ જણાય જે એને એવો આશ્રય છે અને તેના મન નો અભિપ્રાય તથા દેહ નો આચાર તે કેવો હોય તે કહો પડે તો બરાબર હોય ને કોઈ કઈક મારે ભગવાન નો આશરો નથી એમ ના કોઈ ના કે પછી આશરો ભગવાન નો અશ્વ નથી બીજા કોણ લેવા જેના અશ્વ નો અર્પણ કરી દે આખો દેહ એવું રીતનું કર્યું ભગવાન ને અર્પણ કરીએ બધી ક્રિયા આપણે બધા સાધુ થઈ ગયું છે સાધુ ના લક્ષણ આવ્યા એ આપણે બરાબર છે ને બધા એવું બોલાય કોઈ સાધુ મટી ગયા મટી જાય કે શિક્ષાવત્રી માં આવો ને ભક્તિ અથવા જ્ઞાન અવલંબન કરે આપણે ભક્તિ મહિમા ગાયા કરીએ ને શું મહિમા ગાય ઓલી શિક્ષા પુત્રી ને બાંધી કરતા તમને યાદ આમાં જે ઠેકાણે છે શિક્ષક યાદ નહીં એટલે આટલા વર્ષ ત્યાં સાધુ થયા આપણને ખબર ન હોય એવું બોલવું એ બરાબર કહેવાય ગોળા ગમે ગોળા ખાવો ખાવું હોય નામની લેવું ખાવું પડે આનો કરતા નથી જમ થાય ને ગોવિંદભાઈ ને હમણાં કોણ અને હોય એ કોણ આપણે વાંચતા શું વિચાર તો કરવો પડે ને આવો હોય એ ભગવાન ને આવો ન હોય તો ભગવાન ને આવો ન હોય અને આવો હોય એ બે નો નિર્ણય તો કરવો પડે બધું તો વાંચતા હશું કરી પાઠ કરી દઈએ ના વિરુદ્ધ દુષ્ચરિતા હવે ઉપનિષદ એ અહીં ઉપનિષદ લખ્યું ના વિરતો દુષ્ચરિદાત ના શાંત ના સમાહિત ના શાંત માનસો વાપી પ્રવિના અનેન એનું આપ્યા એશામ તપ બ્રહ્મચર્યમ એષુ સત્યમ પ્રતિષ્ઠિતમ એશામ ગુરુજો બ્રહ્મલોક ન એષુ જીવમ અમૃતમ જે માયા મહારાજે કહ્યું કે આના લક્ષણો કેવા જે આવ્યા ને જરા વેદ કહી ભગવાન જે બોલ્યા છે એ મનમાંથી બોલ્યા નથી પક્ષી મહિમા ગાનારા છે એની કેટલા કયા ખબર છે પ્રચ્છન્ન બૌદ્ધા મહિમામાં મર્યાદા હોય મહિમા જો આપણે આ સાધુ ગામડે જાય છે એને મહિમા જ લોકોને પાછું આંકડામાં કાઢી નાખવા જેવો જ હોય એને ભગવાન માની પૂજે છે ને એટલે ફળ થાય ને આગળ બોલશું બોલો એ બિચારો જાણતો નથી એટલે એનો ફળ તો થાય છે એનું શું ખોટું અરે ઈતિ હાલતું છે તમે અત્યારે ન કરો તમને પકડ આવ્યો લઈ ગયા પૂછે તમને મને ખબર નથી આ ગુનો થતો હશે એટલે હું છૂટી જાઉં એમ ને આ ગુનો મેં કર્યો એ મને ખબર નથી એટલે છૂટી જાઉં ને ઈશ્વર ના ઘરે મનુષ્ય નો જન્મ આવ્યો એ ગુનો છૂટી શકતો નથી ત્યાં થોડા બહેનો એ પોસાતો નથી જે મેં આ નોટું જાણ્યું માણસ તરીકે જન્મ આવ્યો ત્યાંથી બધું એને જાણવું જ જોઈએ તો એ માણસ નથી શું જ્ઞાની મહિમા શાસ્ત્ર છે એને મનુષ્ય જ ન જાણવું અને પશુ જાણવું આપણે સમાજમાં માણસ માત્ર કઈ ભૂલે ધબકે પોતાની ભૂલ થઈ ગઈ એમ જે બોલે છે એને મનુષ્ય નો કહેવાય એને પશુ કહેવાય મનુષ્ય તરીક જેના હકમાં તો બધું જાણી શકે છે અને ન જાણ્યું એ પણ એક ગુનો છે શું ભગવાને મનુષ્ય શરીરમાં શક્તિ આપી એને ખીલવી નહીં અને જાણ્યું નહીં તો એ પણ એક ગુણ છે એ પણ એક ગુણ છે એટલા માટે લઈ છે સમાહિત સમાહિત એટલે અનાવતા નો થયો ના સમાહિત ન અસમાહિત શું અર્થ છે હા ઉભવ નહીં આવું એક આકાર બનાવે બે નકાર એક આકાર બનાવે નહીં શબ્દ બોલવો હતી ઉભવ નહીં આ ચક્રકાર શું ચાલુ અર્થ ને પકડી લઈએ બે આવ્યા એટલે ચાલુ અર્થ થઈ ના સમાહિત ના અસમાહિત એટલે સમાહિત થઈ ગયો એવું ના થાય એટલે સાધુ સમજે વ્યાકરણ પણ હશે ના સમાહિત ન અસમાહિત જે માણસ સાવધાની નથી રાખતો એટલે બોલે અને આપણે ટેવાઈ ગયા છૂટવાનું માટે ચઠક એ મને ખબર ન રહી એ જ ગુનેગાર શું એવડો જાણે એમ કહું એટલે હું છૂટી જાઉં પણ ઈશ્વર ના ઘરે એ જ ગુનેગારીઓ દુષ્ચરિતા એટલે દુષ્ચરિત ની પામી ગયેલો હા બેન આવ્યો ને બધા આ ભક્તિ ઉપર છે જે માણસો ભક્તિ કરનારા મહિમા જાણનારા એ એક તરફ ગયા લાવી દે નો કઈ મારે શિક્ષા બંદરી માં ના પાડે આવો ના હોય પામે આવો ના હોય પામે પામે ગોવિંદભાઈ બધું સાંભળી રહ્યો <laughs> તમારે તો બહુ જાણવાનું મળે તમારે બેની વાતો હાલતું હતું તો મગજમાં હું લઉં થઈ ગયો હું લઉં થઈ ગયો તમે ભગત હું એમ જાણું કે એને એકબીજો પકડ્યો છે આનું પકડેલું ખોટું હતું આનું પકડેલું ખોટું <laughs> પણ જે શાસ્ત્રો જ્ઞાન જોતા હોય એ આપણી રુચિ પ્રમાણે બંધ હોય ક્યાંથી આવે તમે જે દલીલો કરતા હતા ને એ બધી ખાતું છે એટલે વાત નું તેમાં જો કઈ નો શબ્દ ને ઓછો હાલતું હશે શબ્દ છ હવે શનિ શાસ્ત્ર માં ગઢડામાં મરે એને જમ લેવા જ ના આવે ને મરે હાઈસ્કુ લઈને શિક્ષા બધું મળે જે નક્કી ચોક્કસ કરી લખાય શિક્ષા પત્રી વિલા તો અહીંયા આવડા તો પછી કરવાનો મળી ગયો ને ગઢિયામાં રહે અને ગમે એટલા અનર્થ કરે આ કરવાનો મળી ગયો મારા બાપ તો અક્ષર બ્રહ્મા જ જાય ક્યાં થાય ક્ષેત્ર એટલે આપણે ક્યાંક સારો દેશી વાત જોઈએ પાલિકા બોલે ના વિરતો દુષ્ચરિતા ના શાંત ના સમાહિત ના શાંત માનસ વિજ્ઞાન કોઈ એક નિર્ણય કરવો નહીં ઊંડા પ્રજ્ઞાન થી એનો વિચાર એને મળે બ્રહ્મલોક અહીંયા વર્તમાન ભરાવી અને કંડુઈ પહેરાવી સામે કંડુઈ પહેરાવી એટલે અક્ષરધામ મળી જાય અક્ષરધામ મળતું હશે આનંદ આપો બરાબર છે ઈશ્વરને ધરે નિયમ ફરતો હશે એટલું ભૂલની માફી માગી શકાય તો દરેક છતાં ખ્રિસ્તન લોકો માં જો માફીનું પ્રધાન ગણો પ્રાર્થના પ્રધાન છે એને ની પ્રાર્થના પ્રધાન કરી નથી ને પ્રાર્થના પ્રણવાદ છે આપણે છૂટી ન સમજીએ

મને મનનું ઠેકાણું નહીં શું ઠેકાણું નહીં તર્ક વિતર્ક ક્રિયા કરે કોઈ દી આગળ ના શાંત એટલે શું આ તમે ખીજાવી એને નથી આ શાસ્ત્રમાં ના લખ્યું હોય એ તો કોક પ્રગતિ હોય ના ખીજાય એટલે એ ગુણદેવ થઈ ગયો ને શું કોકની અને તમે માની લો કોઈ એ ઈશ્વરે એના કર્મ ભોગ ને પ્રમાણે એ ઠંડી સાધુ ને એ ને થાય નહીં શ્રુતિમાં તો એવું સાંકળ કરી શકીએ ભાઈ પોતાની પ્રકૃતિને ઓળખીને પોતે ટાળવા શીખે ત્યાર પછી સવાર બહુ લાંબુ વાળશે શ્રુતિ પૂરી કરી દીધા હતા અરે આરતા જોયું છે સંતો એ તો આખી શિક્ષા મંત્રી સમજો ને અહીં આવે મારી પ્રવૃત્તિ વાળો માણસ અને શરીર ગુરુ હાલે નહીં ક્યારેક જોર મારે લાગે ઓલું થાકી નિયમ એટલે નિયમ સરકારી કાયદાઓ એને વકીલો ઝીણા ઝીણા મારી બાજુ ખોલીને બચાવી દે કા નાખી દે બેડીમાં આપણે કીધું ને માયા ની જીવ કેને કેવો માયા કેને કેવી ને ભગવાન કેને કહેવા દોઢસો પાના છે એ આપણે હવે કહી ગયા અમે જીવને ઓળખી કાલે એમ કહીએ ને આપણે એ ક્યાંથી પણ વધારે દુખ્યા થવું હોય તો સાધુ થવાય આપણે એવો માર્ગ લીધો ને આને સમજવા બેઠા સંસ્કૃત ભાષા છે ને કઈ સંસ્કૃત કહ્યું એટલે નહીં એ એકડિયાનો ચોપડી હોય અને મેટ્રિક વાળા વાળાની ચોપડી હોય બેની ભાષામાં ફેર હોય મા ભૂ ચા સંસ્કૃત ને એવા એટલે શાસ્ત્રી પુરાણે સામાન્ય કેવા હવે તો શાસ્ત્રી પુરાણે છે જ કોણ આ નામ છે બધા શાસ્ત્રી માર્ગોપદેશિકા શરૂ કરે એટલે પુરાણી કહેવાય અને માર્ગોપદેશિકા પૂરી કરી એટલે શાસ્ત્રી શાસ્ત્રી શાસ્ત્રી કરી હવે ને હું તો એમને જોઈ લગાય એ શાસ્ત્ર માં લખે છે જે વિદ્યા ભણ્યો હોય કોઈને ભણાવે નહીં અને ભયો જાય તો એને પાછું પાપ લે છે ત્યાં મને પાપ થાય છ લક્ષણ સમજાવો બોલો પેલું શું આવ્યું હાલો એમાં કયું છે તેના લક્ષણ માં વધારે છે ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા પ્રથમ તો મોટું લક્ષણ એ છે વિચારી વિચારીનો થોડીક વાર એ વિચાર કરે કાવડા ને કેમ કેશું તો પાછળ પડશે એ વિચારો નોતું આવડતું વિચાર કરતા હતા એમ નહીં આમાં બેઠા છે એવા સમજશે ભગવાનની કક્ષામાં હમો કોણ હોય એ તો મુંજાય જ ન ભગવાને પણ નિરાકાર ન સમજે છેલ્લો પોઈન્ટ કઈ સમજાવી નહીં નિરાકાર નિરાકાર નો બોલે શું દીકરો છે મારો બાપ કોઈ દે હતો નિરાકાર સાકાર ક્યાંથી થયો દીકરો સાકાર છે નિરાકાર સાકાર ને સર્જનારો નિરાકાર આ કોઈ મગજમાં વિચાર કરતો નથી નિરાકાર થી દ્રષ્ટિ થતી હશે પંચભૂત છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આકાશ નો કોઈ પદાર્થ હોય તો દેખાડો કોઈ પદાર્થ અને પૃથ્વીના જો બધા ઘટ પ્રકારમાં જે કઈ આપણે બધા પૃથ્વીના છે જળ નહીં છે પ્રકાશ કરી બેઠા છે એના પદાર્થ છે વાયુ ના પંખો ભરો બંધ તમારું કામ થાય આકાશ નું એક પદાર્થ હોય તો હવે આ દુનિયા કે ભગવાન નિરાકાર અરે મારા સાકાર બીજું ક્યાં છે સજાતી સૃષ્ટિ ગુજરાતી સૃષ્ટિ તમે માણસ છો તમે નું તમારા માંથી જન્માવી દો પશુ જન્માવી દો સજાતી સૃષ્ટિ વિજાતી થતી છે પણ આ કોઈને શાસ્ત્ર ની માથાકૂટ કરી નથી એક બોલ્યો બીજો કોઈ પછી જરા ગાંઠી નીચે બેસી જાય એટલે આવડા બધા એને યોગ કહેવું છાપામાં આવે યોગ શીખવાડે યોગ શીખવાડવાની વસ્તુ છે ઇન્દ્રિયો અંતકરણ ને પાછા વાળે ત્યારે યોગ પાછું જો છાપા તો ભાઈઓ ને શીખવે છે આ યોગ પણ આ જગત સાકાર કરનારા એ સમજ્યા વિના માટે તો કેટલી તૈયારી જોઈ તમે એટલું બોલવા કેમ નિરાકાર ને ઈ પગડી લીધું અહીં કઉ છું ને તો એ જરાક ભૂલ વાત હાઈબ્રિડ કેને કહેવાય વર્ણહન કરતા જયારે હાઈબ્રિડ વર્ણ સુંદર કેમ ભગવાન ને તેને શુદ્ધ સમજવી જોઈએ મહારાજ કે મારો સંત તેનું શાસ્ત્ર વેદ વાંચો તો એક પણ એમાં કોઈ માથાકૂટ કરતું નથી કોઈ નથી કરતું થોડીક વાર વિચાર કરીને કૃપા કરીને બોલાજે પ્રથમ તો મોટું લક્ષણ એ છે ભગવાન ને ક્યારે પણ નિરાકાર ન સમજે સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે દિવ્ય સાકાર કેમ છે એ અને ગમે એટલા પુરાણ ઉપનિષદ ઇત્યાદિ ગ્રંથ નું શ્રવણ થાય શું કામ કહ્યું ખબર મહારાજ કઈ ગ્રંથોનો નિષેધ કરે એને જ વાંચનારા નિરાકાર છે એટલે ઈવડાવી વાંચે એવું સમજાવે ને એટલા માટે અને ગમે તેટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથ નું શ્રવણ થાય તેમાં નિરાકારપણા જેવું નિરાકાર હોય એમ નથી મહારાજ નિરાકાર જેવું નિરાકારપણા છે ને બીજો બોલે જીત જ માની પણ એમાં છે જ નહીં એ વાત તેમાં નિરાકાર પણ જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને શાસ્ત્ર નો અર્થ સમજાતો આપણી અને કાં તો એમાં કેમ કહ્યું હશે કેમ કહ્યું છે શું ખબર કેવી રીતે કહ્યું છે એ આપણે પણ બ્રહ્મજીને નિરાકાર કહી ક્યાંથી જાણે પણ ભગવાન તો સદા સાકાર જ છે અને જો સાકાર ના સમજે તો તેની ઉપાસના દ્રઢ ના કહેવાય ઉપાસના છે ઉપાસના એટલે તો સાકાર સમજવા ઈ કે સ્વામી સેવક ભાવ દ્રઢ કરવો ઈ ઉપાસના તો એના સમજની ઉપ એટલે લગે આશ એટલે રવી ચાલતા નાતા જોતા ખાતા પીતા અખંડ જેને યાદ કરીએ એટલે સમી કર્યા કહેવાય શું ઉપાસના છે અહીંયા એટલે પોતાને આવડા નથી એટલે આપણે એને બોખાવી દીધું એટલે લખોટા ના કરે આપણે આપણું કામ કર્યા કરીએ ગમે એને નાના છોકરા ને બહુ રમણ તોફાન કરે પછી એની માં કહેશે કે રમકડા લેવી દે ને તો તમે રમકડા લેવી દે એટલે છોકરા રમકડા માં રમે તો માં કામ કરે એવું આપડે પૂજાવું છે એટલે આવડા રમકડા લઈ આવડા એમને રમવા કરે ને આપડે આપણું કામ કાઢીએ કયું ના ગુરુઓ અને શિષ્યો આ રીતે પેલા થાય એમાં સાકાર નિષ્ઠા છે અને સ્વામી સેવક ભાવ એમાં આમ એવું કહે છે બીજું બીજે એનું માલી આપણે કેટલા નીચે છીએ ને એ પેલું ધ્યાન કરો આપણે કપડા બદલાવ્યા ભગવાન માફ કરવા બેઠા એટલે પ્રાર્થના કરી મહારાજ પણ એને જે સમજવો જોઈએ ને એને શુદ્ધ પરંપરાના ગુરુ સિવાય ગુરુઓ થઈ સ્વામી ની વાત આજે ગોળી બોલે બોલો ને લાગની લાગી રે મારે લાગની એટલે ભગવાન જેવા સાધુ પણ આપણે મહિમા ગાયું દેખાવો બધો એમાં વિભાગી હોય જો સદા સાકાર શૂન્ય સાકાર પણ જાણી તમે દર્શન જાઓ તો દોડી દોડી બતાવી દર્શન કરો ખબર નથી કેમ કોઈ મળે વધારે બોલાઈ જાય અને જો સાકાર ના સમજે તો તેની ઉપાસના દ્રઢ ના કહેવાય કહેવાય સમર્થ બોલ્યો ઉપાસના ન કહેવાય એમ નથી બોલ્યા દ્રઢ ન તો નિરાકાર ની પોતાને માન્યા પછી કોઈ જગત માં ક્યાંય ફસાતો નથી એ ભગવાન ને નિરાકાર માને હવે શું એના શું જગત ના પદાર્થમાં ક્યાંય બંધાતો નથી બંધાતો એટલે કોઈ એને યાદ જ આવતું ભગવાન ને નિરાકાર માને હવે શું તમે ઘણી આપણે કહીએ સાધુ સંન્યાસીઓ જગતમાં ઘણા છે એ બિચારા વિષયથી વિરક્ત રહેતા હોય પણ જે ઉપાસના નથી તો અંતિમ ફળ જે ભગવાન નું સુખ એ ન મળે શાસ્ત્ર બીજું એ છે બ્રહ્મલોક વેદ માટે લઈ આને આ મળે આને આ મળે પછી તટસ્થ રહે એને પતિ નું ન મળે બ્રહ્માંડ ના કોઈ ભાગમાં ના પાછું એને થાય થાય અને જે બી એનો જોગ થાય તો બી એમ માને અત્યારે આચરણ ની પરિસ્થિતિ એમ શુદ્ધ પરંપરા ન હોય તો પછી વધારે કળિયુગ આવે તો શુદ્ધ પરંપરા તો ક્યાંથી મળે ભૂલી આપણે નથી કરી બધા અહીં બેઠા આ તો અહીં ભણતા હતા એક થઈ ગયો એટલે તો મને કોઈ મહિમા કેવા આવે તો ભલે હું કરતો નથી આજ નહીં હોત મહિમા હતો પણ તમારે ઠીક પડે ત્યાં ફીટ બહાર એવી જગ્યા એમાં લખ્યું એ પ્રમાણે બોલો કઈ કલ્યાણ હું થાય એમ નહીં કલ્યાણ એટલે શું ચોરસ મનો જાય પણ પુરુષોત્તમ સુખ ન મળે એને પુરુષોત્તમ ને ઓછા નથી ને એટલે એનું સુખ પુરુષોત્તમ નું સુખ ન મળે અને પાછું જેથી તેથી તેની ઉપર જશે ભેદમાં ભેદમાં બધું છે અને સાકાર ન હોય એને વિશે આકાશ ની કે કરતા પણ ન કહેવાય કહેવાય સૃષ્ટિ થતી હશે કોઈ પેલો તો એટલો જ વિચાર કરે આકાશ નો પદાર્થ બનાવી દો

નિરાકાર હોય તો તો એને એક સ્થાનમાં ઠેરાવી ના શકાય ને વિભુ હોય તો એ તો સર્વ સંબંધી એક દેશ ન કહેવાય એમ લીધું ના એક દેશ ને વિશે રહેવા પડવું જો નિરાકાર હોય તો ના કહેવાય એ પછીની વાત પણ એક દેશ ને વિશે રહેવા પડવું એ સિદ્ધાંત વાત એ એક ઠેકાણે બેઠા છે પછી વૈકુંઠ ગયું ગોલોક ન હોય તો બધા માં લખે એના ધમ ના નામ નવો મેલ આ છે કોઈ વાંધો નહીં કૃષ્ણ ન કરે આંટી નહીં બસ ભૂલે બીજો નહીં એવું ગોઠવી દે મારી બધું પરમ થઈ બધા